સહજ પ્રકૃતિ સહજ આત્મ સ્વરૂપ આ કાળમાં પ્રકૃતિ સહજ થાય એમ નથી તેથી અમે આત્મા સહજ આપી દઈએ છીએ અને જોડે જોડે પ્રકૃતિની સહજતાનું જ્ઞાન આપી દઈએ છીએ પછી પ્રકૃતિ સહજ કરવાની બાકી રહે આત્મા સહજ સ્વભાવમાં આવે એટલે પ્રકૃતિ સહજ સ્વભાવમાં આવે એવું આ કાળમાં છે આ ગુલાબના ફૂલને નિકાલ કરવાનો હોય ના એ તો સહજ સ્વભાવમાં જ હોય આ કર્મીઓ પોતે જ અસહજ થાય છે બધી જ વસ્તુ સહજ સ્વભાવની છે આત્માએ સહજ સ્વભાવનો છે મનુષ્ય એકલાની જ પ્રકૃતિ વિકૃત છે તેથી આત્માનોએ એવો વિકૃત ફોટો પાડે છે એટલે પોતે વિકૃત થાય ત્યારે પ્રકૃતિએ વિકૃત થઈ જાય માટે પોતે સહજ થવાની જરૂર છે પણ અસહજ થઈ જાય છે પ્રકૃતિ સૂઈ જવા કહે ત્યારે ચોટલી બાંધીને જાગે અલ્યા સહજ થઈ જાને સહજ એટલે પ્રકૃતિ પ્રેરણા આપે તેમ ચાલે પ્રકૃતિ વિષયી નથી વિષયી હોત તો આ જનાવરમાંએ તે દેખાત વિષય એ પોતાનો વિકૃત સ્વભાવ છે પ્રકૃતિ તો સહજ સ્વભાવમાં છે એને ખાવા પીવા દાળ ભાત જોઈએ એ કંઈ ઢોકળા નથી માગતી ખટ છ રસ માગે છે તે સહજ રીતે મળી જાય તેમ છે ત્યારે આ બટાટાવાળા માગે સહજમાં કોઈ દોષ નથી વિકૃતમાં દોષ છે જ્ઞાની પુરુષ પોતે પોતાના સ્વભાવમાં રહે અને પ્રકૃતિને પ્રકૃતિમાં રાખે